કડવું પીએ તે નીલકંઠ દાદા કોઈ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા તો શું કરવું મારે જો તેનો તને ખુલાસો કરું આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઈને વાગે નહીં પણ લલ્લુભાઈ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઈ જેટલું કડવું સહન કરશો એટલા કડવા તમારા ઓછા થશે મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું આ ઓછું થાય છે તો એ કડવું કેમ નથી ગમતું પેલાને કહીએ કે કડવું ફરી આપને તો એ ના આપે આ તો કોઈના હાથમાં સત્તા જ નથી બધું જ ગણતરી બંધ છે સિલ્લક સાથે છે કશું ગપ્પું નથી મર્યા સુધીનું બધું જ ગણતરી બંધ છે આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ત્રણસો એક આવશે પેલા પાસેથી પચીસ આવશે આની પાસેથી દસ આવશે જ્ઞાન જો હાજર રહ્યું હોત તો કશું જ સહન કરવું ના પડે આ તો બધું રિલેટિવ રિલેશન છે કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે રોજ કડવું આપનાર એક દાડો એવું સુંદર આપી દે છે આ બધા ઋણાનુબંધી ઘરાક વેપારીના સંબંધો છે અમારે પણ કડવા પ્યાલા પીવાના આવેલાને અમે પીધા ને પૂરા પણ થઈ ગયા જે કોઈએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ આ કર્મ ખપાવવા એને જ કહે છે એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી પણ આ કડવી ભેટ સોગાદો આવે ત્યારે કહે કે અલ્યા તું શું કરવા મને આમ કરે છે તો એનાથી કર્મ ના ખપે નવો વેપાર શરૂ થાય જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે દુકાન ચાલુ છે સામો કડવું આપે ત્યારે એ કયા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે પણ ખબર પડે કે ઓહો આ તો આ ખાતાનું છે એટલે એ ગમે દાદાને રકમ જ ખલાસ થઈ ગઈ છે એટલે કડવું કોણ આપે આ તો એ રકમ જ્યાં સુધી સિલ્લકમાં હોય ત્યાં સુધી જ આપવામાં આવે અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે અને બહાર ક્યાંય આનંદ છે જ નહીં તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે જાણેલામાંથી નહીં પણ માનેલામાંથી આનંદ લે છે સંસારના સુખો તો રોગ બિલીફથી છે આ જો રોગ જ્ઞાન થાતને તો કંઈક ચાલત પણ આ તો રોગ બિલીફથી આગળ ખસતો જ નથી વિવરણપૂર્વક એ સુખોને જુએ ને તો એ કલ્પિત સુખ સમજાય પણ આ તો રોગ બિલીફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે સવળા સંજોગો મળે તો સુખ મળે અને અવળા સંજોગો મળે તો દુઃખ નોતરે કોઈ માણસ હોય તેને જુગારનો અને દારૂડિયા જોડે દારૂ પીવાનો કુસંગ મળે તો તે સંયોગ તેને દુઃખી કરે ને સત્સંગમાં બેસે તો સુખ મળ્યા કરે આ તો માણસ કયા સંગમાં છે એ પરથી એને કેવું સુખ હશે તે સમજાય